હા આજે સુબોધનીજીના ક્રમમાં જેમનું હોય તે આરંભ કરો હા જીજી બંને પ્રણામ મને સત્તર અને અઢાર માં શ્લોકમાં હાલો જીજી આ પ્રશ્ન પૂછી લીધો ના પૂછ્યું જોઈએ એટલે સત્તર માં શ્લોક અઢાર માં શ્લોક એકસો તેત્રીસમાં પાના પર નીચે લખ્યું છે ને કે જીવ અંશ હોવાથી પણ તેને અંશીની સેવા મુખ્ય છે જેઓને આ અંશ પણ વાસ્તવિક નથી તેઓને પણ દેહના ધર્મ કરતા અંતરંગ છે તો અહીંયા જેઓને આ અંશ પણ વાસ્તવિક નથી એ ના સમજાવી જજે એટલે એવું લાગે છે કે જેમને પોતાની અંદર એ જાતની ભગવત અંશ હોવાની સ્વીકૃતિનો ભાવ નથી એવું સમજવું જોઈએ પણ બીજું અંશપણું કહ્યું એટલે એટલે જીવ તો અંશ છે જ ને પ્રભુનો તો પછી અંશપણું એવું કેમ શબ્દ કહ્યો એમ જેને એવું નથી લાગતું જી જી જી અને બીજા પેરેગ્રાફમાં એવું કહ્યું ને કે અસ્વાભાવિક થી કરેલ હોવાથી પરિપૂર્ણપણું ન થાય છતાં એ જીવ પણ ઉપાધિ વાળું હોવાને કારણે એને પડવાની શંકા રહેતી નથી કારણ કે ઉપાધિ ઉત્તમ છે આમાં પ્રીતિબેને રાજાને ફરીથી ચર્ચા પણ મને સ્પષ્ટ ના થઈ અહીંયા ઉપાધિથી જીવની અહંતા મમતા લેવાની જોઈએ આટલું હજારો વર્ષ જૂનું તો મને યાદ નથી એ બધું ક્યાં છે ના જીજી એના પછી હા એકસો ચોત્રીસ માં પાના છે હા તમારે પુસ્તક બીજી છે ને હું જોઈ રહ્યો તથાતથી ફલપર્યવસ્થાનાથી યદાતુ ઔપાધિક ઔપાધિકમ જીવત્વમ તદા અસ્વાભાવિક અધિકાર કૃતત્વાદ અપક્વતા સ્યાત તથાપિ ન પતન શંકા પરમોપાધિત્વાદ વિષય હતો હું તો ભૂલી ગયો જરા આગળ પાછળનો અનુસંધાન લઈને એને કહો ત્યાં સુધી હું પુસ્તક ગોતી લઉં મળે એટલે શ્લોકમાં એવું કહ્યું ને કે જે હરિના ચરણ કમલને ભજે છે પણ પરિપૂર્ણ ન હોય તો પછી જો પડે એ જુદો મત કહીને અહીંયા વાત કરે છે કે જીવ દાસ હોવાથી ભગવાનની સેવા એ જ એનો ઉત્તમ ધર્મ છે અને એને સાયુજ્ય ફળ મેળવવામાં કોઈ પડવાની બીક નથી એનું પરિપૂર્ણપણું જ છે અને તે ફલમાં પરિણમે છે પણ જો જીવપણું ઉપાધિવાળું હોય તો અસ્વાભાવિક અધિકારથી કરેલ હોવાથી પરિપૂર્ણપણું ન થાય એટલે જીવને તો એને ફલ ન મળે એમ સાયુજ્યનું પણ કે છે શંકા રહેતી નથી કારણ કે ઉપાધિ ઉત્તમ છે અહીંયા ઉપાધિથી શું સમજવાનું કારણ કે પાછળ ફૂટનો સગુણ જણાય છે સગુણ બ્રહ્મ એટલે આ નથી સમજાતું બીજું એટલે આ તો પ્રકાશકાર નું છે એમાં પરહ સગુણ બ્રહ્મ મીયતે અને ન પરમ ઉત્તમ છે ઉત્તમ નો મતલબ એ છે કે નેવીમાં ક્યાં રહ્યું હા ભલે કર્યો સ્થાનાર્થ યદા તું ઔપાધિક औपाधिकं जीवत्वं तदा अस्वाभाविकाधिकारकृतत्वात् अपक्वता स्यात् तथापि न पतनशङ्का પરમોપાધિત્વાદ એટલે જીવની ઉપાધિ છે એ ઉપાધિ એ પરબ્રહ્મ ઉપાધિ છે એમ પરબ્રહ્મની ઉપાધિ વાળો જીવ છે એ કારણે પણ ઔપાધિક હોવા છતાં પણ એવું નહીં થાય તાત્પર્ય છે એના પતનની શંકા નહીં કરવી જોઈએ એટલે સગુણ બ્રહ્મ સમજવાની નથી નહીં નહીં પરહ મીયતે અને ન એટલે પરનો અર્થ સગુણ બ્રહ્મ કર્યો એ જેના દ્વારા જણાય છે તેવો પર એટલે નિર્ગુણ બ્રહ્મ જી જી જી બહુવ્રીહી સમાજથી આ સમજાવ્યું છે બસ હવે પ્રશ્ન નથી જોયું અચ્છા હવે કોનું છે કામ સ્વીકારવો ખૂબ યોગ્ય કરે ભરૂચ ભરૂચ વાળા પ્રીતિબેન નથી જોજી હા હલો હલો સંભળાય છે હા આપણે આ પહેલા સ્કંદમાં પાંચમો અધ્યાય ચાલે છે એમાં આપણે જે પ્રથમ અધ્યાય છે અરે પ્રથમ સ્કંદ જે છે શ્રોતા વક્તાના અધિકારમાં એમાં પાંચમા અધ્યાયમાં આપણે વ્યાસજીની ચિંતાના નિવારણમાં નારદજી એમનું સાંત્વન કરે છે એ શરૂઆતમાં સમજાવે છે પછી એ કહે છે કે વ્યાસજી અગાધ જ્ઞાનવાળા છે એમ સમજાવીને પછી પાંચમા શ્લોકથી પ્રમાણના બળથી વિચાર કરતા હોવાથી એનો ઉત્તર નથી સૂઝતો એમ વ્યાસજી જ્યારે નારદજીને કહે છે કે મારા આત્માને સંતોષ નથી થતો નથી થયો તો કહે છે કે ત્યાં પછી પ્રમેય બળ નારદજીનું સમજાવે છે અને કહે છે ભગવાનની સેવાથી આ ભગવાન જેવા સામર્થ્યવાળા છો અને આપનામાં પણ એવી શક્તિ છે અને પછી વિનંતી કરે છે કે મારામાં જે ઉણપ છે મારી પોતાની ઉણપ માટે શું છે તે જાણવા માટે એમને વિનંતી કરે છે અને નારદજી કહે છે કે ભગવાનના યશનું આપ ગાન કરો કારણ કે ભગવાનની કર્મ અને જ્ઞાન પણ ભક્તિ વગર શોભતા નથી ભક્તિની ત્યાં પણ જરૂર પડે છે અને એમને કહે છે કે આપ સમાધિથી સ્મરણ કરીને ભગવાનનું ચરિત્ર કહો અને એનાથી ઉલટું નહીં કહેવું જોઈએ કારણ કે બીજું કહેવાથી એ છેતરનારું હોય છે અને તેનાથી પતન થાય છે એમ સમજાવીને કહે છે કે કોઈ ચતુર પુરુષ જ એ પ્રભુ સુધી ત્યાં સુધી પહોંચે છે ને એના એમના માટે આપણે પ્રભુનું ચરિત્ર કહેવાનું છે તો એ પ્રભુનું ચરિત્ર કહેવા માટે સત્તર અઢાર શ્લોકમાં આપણે એનો વિચાર કર્યો છે કે ભગવાનની કથાનું શ્રવણ કોણે કરવું જોઈએ તો કોના માટે છે તો કે ધર્મ કરનારાઓમાં જે સર્વધર્માન પરિત્યજ ધર્મો છોડીને ભગવાનની સેવા ધર્મ છે એમ સમજાવે છે કે સેવાથી એ પડતો નથી અને એ ફલમાં પરિણમે છે પણ ત્યાં એમ પણ સમજાવે છે કે બ્રહ્મભાવ વાળો સેવાથી પડે છે કારણ કે એના માટે પરધર્મ છે એમ સમજાયું છે અત્યારે પછી લૌકિક વૈદિક ધર્મો એ ભક્તિના ભક્તિમાં એ બધા પરધર્મ છે એમ સમજાવીને સાધનથી જે મુખ્યતા બતાવી પ્રમાણબલ અને ફલથી મુખ્યતામાં પ્રમેબલ સમજાવે છે કે પુરુષોત્તમ સર્વથી ઉત્તમ છે અને તેનાથી જુદા રૂપ બધા અનિત્ય હોવાથી તુચ્છ છે અને એ બધા તો કાલથી પણ પ્રાપ્ત થઈ શકે છે એટલે એના માટે કોઈ પ્રયત્ન ન કરવો જોઈએ પણ ભક્તિ એક એવી વસ્તુ છે કે કાલથી એ પ્રાપ્ત નથી થતી અને એ જ પુરુષોત્તમ સુધી લઈ જાય છે અને પુરુષોત્તમની સેવા એ કોઈની પ્રેરણાથી નથી થતી કારણ કે કાલની પણ ત્યાં ગમ નથી અને ભગવાનની કૃપાથી જ એ શક્ય બને છે પુરુષોત્તમના જે સેવકો છે એમના દેહ ને ઇન્દ્રિયો પણ પુરુષોત્તમે જાતે એમને પોતાના કરેલા હોય છે અને એ ભગવાન પોતાના કરે એના માટે જ આપણે પ્રયત્ન કરવો જોઈએ અદ્રષ્ટ પણ ભક્તિ નથી પેદા કરી શકતું એટલે ભક્તિ કોઈ પણ સાધનથી મળતી નથી તેથી ભક્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ અને આગળ કહે છે કે લૌકિક સુખ દુઃખ માટે આપણે પ્રયત્ન ન કરવા જોઈએ કારણ કે લૌકિક સુખ દુઃખમાં આપણને પિતા પુત્ર પત્ની વગેરેથી જે મળતા હોય છે તો એ બધા પણ તો કાલથી જ પ્રેરિત છે તેથી સુખ અને દુઃખ માટે પણ ઉપાય નહીં કરવા જોઈએ અને દેશ કાલ પણ સાધન નથી બનતા ભક્તિ પ્રાપ્ત કરવા માટે તેથી ભગવાનના ભજન માટે જ આપણે પ્રયત્ન કરવો જોઈએ એમ આગળ સમજાવીને હવે ઓગણીસમાં શ્લોકમાં એમ કહે છે એનો તર્ક બતાવે છે કે કેમ એમ ભગવાનની ભક્તિ માટે શું કામ પ્રયત્ન કરવાનો એટલે કોણ કરે છે નવઈ જનો જાતુ કથંચ ના વ્રજે મુકુંદ મુકુંદ સેવ્ય સેવ્યન્ય વદંગ સંસ્કૃતિમ સ્મરણ મુકુંદાંગ્ર્યુ પગુહનમ પુનર્વિહાતુમિચ્છેન્ન રસગ્રહો યત અહો મુકુંદની સેવા કરનાર મનુષ્ય બીજાની પેઠે કોઈ પણ પ્રકારે નિશ્ચય સંસારમાં આવતો નથી એ પ્રભુની સેવા કરનાર મનુષ્ય બીજાની પેઠે સંસારમાં તો એ નથી જ આવતો કારણ કે મુકુંદના ચરણના આલિંગનનું સ્મરણ કરતા ફરી તે તેને તજવાની ઈચ્છા કરતો નથી કારણ કે રસથી વશ થયેલો છે પ્રભુના ચરણારવિંદનું સ્પર્શ આલિંગન કરવાથી એને ફરી હવે એ છોડવાનું મન નથી થતું કારણ કે એ રસ જે પ્રાપ્ત થાય છે એનાથી ભક્તિમાં તેનાથી એ વશ થયેલો છે એવા જે આગળ કહ્યું કે અમુક જ જે અમુક કોઈક જ ચતુર પુરુષ ત્યાં સુધી પહોંચે છે એમના માટે જે પ્રભુનું ચરિત્ર કહેવાનું કે છે તો એવા જે મુકુંદની સેવા કરનાર છે તો એ કેમ નિશ્ચય સંસારમાં નથી આવતા તો વૈકુંઠમાં ગયેલા જય અને વિજય પણ ફરી આવેલા એવું શ્રવણ થતું હોવાથી ભક્તિ સદા ફળ પ્રાપ્ત કરનારી નથી થતી એટલે કે છે કે જો ભક્તિથી બધું પ્રાપ્ત થતું તો જય વિજયને તો વૈકુંઠમાં પ્રાપ્ત થયેલું છે ને આપણે એમને પણ તો ફરી પાછા આવેલા સાંભળીએ છીએ તો પછી ભક્તિ સદા ફળ પ્રાપ્ત કરાવનારી નથી એવી જો શંકા થાય છે ફરી ભગવાન પણ અવતાર લે છે અને તેમની સાથે અવતાર થવાનો સંભવ છે એટલે ફરી પાછો સંસારમાં આવતો નથી એમ છે કે ભગવાન તો અવતાર લે છે ને એમની સાથે ફરી પાછો અવતાર આવવાનો તો અવતાર થવાનો સંભવ બી છે એટલે અને પરાધીન થવાથી પરાધીન એટલે કાલ વગેરેના અધીન થવાથી અપરાધ પણ થવાનો સંભવ છે એટલે જ્યારે ત્યાં સંસારમાં હોય કે નીચે હોય ત્યારે પરાધીન હોવાથી કાલ વગેરેને અધીન થવાથી અપરાધ પણ થઈ શકે છે તો એનાથી પણ ભક્તિમાં જે ફલ કહે છે એ કદાચ ન મળી શકે એમ તેથી ધર્મની પેઠે ભક્તિ પણ ઉત્તમ ફળ આપનારી નથી એવી શંકા થાય એટલે ધર્મ આપણને ઉત્તમ ફળ નથી આપતું પ્રભુ સુધી નથી લઈ જતો તો ભક્તિ પણ એવી રીતે આવી બધી વિરોધ કે આવા બધા વિઘ્ન થાય તો એનાથી આપણને ફળ સુધી નહીં પહોંચાડી શકે એવી જો શંકા થાય તેથી હવે આ શ્લોક સમજાવે છે કે અપરાધ થવાનું સ્વીકારીને પણ તેનું નિવારણ કરે છે તો કે દુર્જન ભલે પ્રસન્ન થાય એ ધોરણે સ્વીકારીને એટલે અપરાધ થાય એટલે અપરાધ થાય તો એને સ્વીકારીને પણ એ ભક્તિ કરતો રહે છે એના માટે કહે છે કે અપરાધ થાય તો એ અપરાધને પણ સ્વીકારવા તૈયાર છે પણ એ ભક્તિ કરવા માટે તૈયાર છે કારણ કે વાસ્તવિક રીતે તો જય વિજયને ધર્મ માર્ગ પ્રમાણે કૃત્રિમ વૈકુંઠની પ્રાપ્તિ થયેલી તેથી જ તે જ સ્થળે વર્ણન કરતા જેઓ નિષ્કામ ધર્મથી હરિનું આરાધન કરે છે જેમણે વૈકુંઠ કલ્પેલો છે એમ કહેલું છે એટલે આ કૃત્રિમ વૈકુંઠની મને ખ્યાલ નથી જોઈએ ભગવાનની સાથે આવવાનું તો પરમાનંદ રૂપ હોય ફલ જ છે એટલે ભગવાન જ્યારે અવતાર લે ત્યારે પાછું ભૂતલ પર આવવું પડતું એ તો પ્રભુની સાથે આવવાનું છે તો તે પરમાનંદ રૂપ જ છે એટલે એ ફલ જ છે એમાં પણ કોઈ વાંધો નથી ભગવાનના સેવકો સાધારણ ભક્ત હોય જેવા કે ભરત એમાં ભરત માટે કે જે ભરતના જન્મ જેમ થયા તેમ પતન થાય એવી શંકા થાય તેમ નિવારણ કરે છે કે ભરત પણ તો આવી રીતે ભક્ત હતા તો પણ એમને કેટલા બધા જન્મ ત્રણ જન્મનો અંતરાય પડ્યો એવા બધા દ્રષ્ટાંતથી થાય શંકા કારણ કે ભક્તિથી નહીં પ્રાપ્તિ થઈ શકે તો ભરત વગેરે તેમના પણ દૂષણનો સ્વીકાર કરીને પણ તેનું નિવારણ કરે છે કે ભલે એવા જન્મોના અંતરાય પડે તો એ પણ સ્વીકારે છે કે ભક્તિ તો એનાથી એ તે પણ લઈ શકશે એમ લઈ જશે કારણ કે તે મુકુંદની સેવા કરનાર સર્વને મોક્ષ આપનારના સેવક છે એટલે જે પ્રભુની સેવા કરી રહ્યા છે તે પ્રભુ કોણ છે એમનું મહાત્મ્ય સમજાવે છે કે એ તો સર્વને મોક્ષ આપનાર છે ને એમના સેવક છે આ બીજાની પેઠે સેવક ન હોય એટલે લૌકિકમાં કે કોઈકની રીતે સેવક જે છે એવી રીતના સેવક નથી પણ પ્રભુના સેવક છે સેવા કે સત્ય બોલનાર બ્રાહ્મણ એના માટે એક દ્રષ્ટાંત આપ્યું છે કે ઉદ્યોગ પર્વમાં તેની કથા છે કે કૌશિક સત્યવાદી બ્રાહ્મણને ચોરોએ પૂછ્યું કે વેપારીઓનો સંઘ ક્યાં છુપાયો છે તેણે તે દેખાડ્યું ત્યારે ચોરોએ તેમને લૂંટ્યા અને મારી નાખ્યા તેથી એ પ્રમાણે સત્ય બોલવાથી તે નરકમાં પડ્યો એમ ભગવાને અર્જુનને કહેલ છે એ પ્રમાણે ભગવાનનો સેવક પણ ભગવાનનો અપરાધ થવાથી ભરતની પેઠે જન્મ લે ભક્તિ સદા ફલ આપનારી હોત તો ભરતને જન્મ લેવો ન પડત એવી શંકા થાય તો એનું નિવારણ કરનાર તક કહે છે કે ભગવાનનો સેવક જો સંસારમાં આવે તો બીજાઓની પેઠે એ સંસાર તજવાની ઈચ્છા ન કરે પણ તે સંસાર તજવાની ઈચ્છા કરે છે તેથી બીજાઓ પેઠે તે સંસારમાં આવતો નથી જો બીજાઓની પેઠે એ સંસાર તજવાની ઈચ્છા ન કરે જો સંસારમાં આવ્યો હોય તો પણ એ સંસાર તજવાની ઈચ્છા કરે છે તેથી બીજાઓ પેઠે તે સંસારમાં નથી આવતો એટલે એ ભક્તિ એને ફળ પ્રાપ્ત કરાવનારી છે કે એ સંસારની ઈચ્છા જ નથી કરતો અને શંકાનું નિવારણ સુબોધિનીમાં કરેલું છે કે પૂર્વજન્મમાં ભગવાનના ચરણનું આલિંગન કરેલ તેનું સ્મરણ થવાથી અને તે રસને વશ થયેલ હોવાથી તે સંસારમાં આવતો નથી એટલે જેણે પ્રભુની સેવાનું પ્રભુના ચરણારવિંદનું સેવન કરેલું છે એને એનું સ્મરણ રહે છે કારણ કે એ સ્વરૂપ કલ્શમ એ પ્રભુ મુકુંદ છે એમની સેવા કરનાર છે એટલે એમના જે સેવક છે તો એ સ્વરૂપનું જે એમના ચરણારવિંદનું એમને સેવન કરેલું છે એ તો સંસારમાં આવે જ નહીં તેનું કારણ મુકુંદના ચરણના આલિંગનનું સ્મરણ કરતા શબ્દથી કહેલ છે એટલે પ્રભુના ચરણારવિંદના આલિંગનનું એને સદા સ્મરણ રહે છે કારણ કે રસાત્મક રસ વાણી અને શરીરથી થઈ શકે તેવી ભક્તિ કરેલી ન હોવા છતાં એટલે કાયિક અને વાચિક એવી ભક્તિ ન કરી હોય છતાં જેમ કામી પુરુષ કામિનીનું સ્મરણ કરે તેની પેઠે પહેલાના જન્મમાં પરમાનંદ ભગવાનના ચરણનું આલિંગન થયેલ તેનું હમણાં સ્મરણ કરતા તે ચરણનો ત્યાગ થાય તેવું સાધન જેમ હરણ થયેલા ભરતે પોતાની માતા વિગેરેનો ત્યાગ કર્યો પણ ભગવાનના માર્ગનો ત્યાગ ન કરો એટલે કામી પુરુષ જેમ કામિનીનું સતત સ્મરણ રહેતું હોય છે તેવી રીતે પ્રભુના ચરણનું આલિંગનનું એને હમણાં એવી રીતનું સ્મરણ રહેતું હોય છે નિરંતર એને લીધે એ બધું છોડીને પણ ભગવાનના માર્ગનો ત્યાગ નથી કરતો અને તેનો ત્યાગ કરવાની ઈચ્છા પણ ન કરી શક ન કરે ને એટલે ભરતે પણ ન કરી અને કોઈ જીવ પણ ન કરે કારણ કે તે રસથી વશ થયેલ છે એટલે આ રસ જ એવો છે કે એનાથી જીવ વશ થઈ જાય છે અને એ રસે એને વશ કરેલો છે જેને તેઓ તેને કહેલો છે જેને વશ કરેલો છે તેવા ભક્તની અહીંયા વાત છે ભગવાનની કૃપા થઈ ન હોય તો પણ માર્ગનું સર્વથી બલવાનપણું છે એટલે પ્રભુની કૃપા થઈ ન હોય પણ ભક્તિ માર્ગમાં જે સાધનથી પણ આગળ વધે છે એને પછી તો કે આમાં મને વાક્યમાં સાહેબ પ્રભુની કૃપા તો થઈ જ હોય પણ ભગવાનની કૃપા થઈ ન હોય એટલે વિશેષ કૃપાની વાત હોઈ શકે તો પણ માર્ગનું સર્વથી એટલે ભક્તિ માર્ગ પર એ અગ્રેસર થાય છે તો એ જે પ્રારંભિક કૃપાથી શરૂ થયો છે તે એ માર્ગ જ એટલો બલવાન છે કે એને આગળ એ પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવી જ આપશે તે યત કારણ કે શબ્દથી કહેલું છે એટલે ભગવાનનો માર્ગ જ એવો છે કે તેના રસથી જીવ વશ થાય છે અને તેથી તેને તજવાની ઈચ્છા પણ કરતો નથી તેવી રીતે માર્ગ સર્વથી બલવાન હોવાનું જણાવેલ છે એટલે ક્રિયાત્મક રીતે જે કરી રહ્યા છે તેની વાત નથી પણ જે પ્રભુના સેવામાં જે વશ થયેલા છે એમને કે પ્રભુના રસનો જેને આસ્વાદ માણેલો છે એ જીવ વશ થયેલો હોય તો એ કોઈ દિવસ એ માર્ગને તજવાની ઈચ્છા પણ કરતો નથી એવી રીતે માર્ગ જ એવો છે બલવાન કે એ જીવને પકડી રાખે છે જે મને આટલું સમજાયું આમાં ખાલી આ ન સમજાયું મને કે કૃત્રિમ વૈકુંઠ ની પ્રાપ્તિ થયેલી એ મને એક નથી ખબર પ્રસંગ કોઈ હોય તો હા એમાં પ્રમાણ વચન આપ્યું છે ને કે એ નિમિત્ત નિમિત્તેના ધર્મેણ આરાધયન હરિમ વૈકુંઠ કલ્પિતાયેન એટલે વૈકુંઠ છે તે ભક્તો છે એ ધર્મથી ભગવાનનું આરાધન કરે છે ધર્મ બુદ્ધિથી પરંતુ ભક્તિભાવથી નથી કરતા તો એમને કૃત્રિમ વૈકુંઠની પ્રાપ્તિ થાય છે એટલે એવા લોકોનું વૈકુંઠથી પુનરાગમન સંભવ છે જય વિજય છે એમાંના હતા હાજી જી હા સરસ બીજા કોઈને આવા કઈ છે પ્રશ્ન હા જે જે દંડવત અપરાધ થવાનું સ્વીકારીને પણ તેનું નિવારણ કરે છે કે છે ને અહિયાં ફૂટનોટ માં કે છે દુર્જન ભલે પ્રશ્ન થાય એ ધોરણે સ્વીકારીને એ ના સમજાયું મને હા એટલે અપરાધ થી ડરીને ભક્તિ માર્ગ ને છોડી દે એમ નથી હોતું કારણ કે કોઈ પણ અપરાધ થાય ને એને અવરોધ આવે બી ખરા બે ત્રણ જન્મ ના તો એ પણ એ સ્વીકારીને એ માર્ગ પર પ્રવૃત્ત જ રહે છે એમ કેવા માંગે છે માર્ગ ને છોડતો નથી કારણ કે રસ થી વશ થયેલો છે એટલે એ બધું સ્વીકારવા તૈયાર છે કે પરાધીન છે કાલ વગેરેનો અધીન થવાથી કાલના કોઈ પ્રયત્નથી એને અપરાધ એનાથી થઈ જાય અને એને પ્રભુથી એટલે મીન્સ કે આ રીતે થોડું વિઘ્ન આવે તો એ પણ એ નિવારવા એટલે મીન્સ એને પણ ક્રોસ કરીને એ પ્રભુની ભક્તિ કરવા તૈયાર છે એટલે ભરતને માટે કહ્યું ને કે એમને ના માતાને પણ છોડી દીધા એમને આ અપરાધ થયો પણ એમને યાદ હતું ભગવાનનું સ્મરણ હંમેશા યાદ રહ્યું એટલે એમને એ ભક્તિ માર્ગ ન છોડ્યો પણ પોતાની માતા વગેરેનો ત્યાગ કર્યો એટલે કોઈ પણ અપરાધ થાય તો એ બી સ્વીકારીને ભક્તિ માર્ગ પ્રવૃત્ત રહેવા માંગે છે એમ સમજાવે છે પણ દુર્જન ભલે પ્રસન્ન થાય કેવી એટલે અપરાધી નો અપરાધ જોઈને દુર્જન લોકો પ્રસન્ન થાય એવું જ એ પછી જે જે સમજાવે મને બહુ ખ્યાલ નથી આવતો નહીં નહીં આ દુષ્ય તો દુર્જન ન્યાય છે કોઈ વ્યક્તિ આપણા વિચારથી સંમત ન હોય અને કોઈ વિરોધી વિચાર રાખતો હોય તેમ છતાં પણ આપણે એ વિચારને પણ એડહો માનીને કોઈ ઉત્તર આપીએ તો એ દૂષિત દુર્જન ન્યાય કહેવાય તો એ દ્રષ્ટિથી અહીંયા અલગ એંગલથી સમજાવી રહ્યા છે બીજું કઈ વાત એટલે આવી વસ્તુ સંભવ નથી પણ માની લો તમે એમ કહી રહ્યા છો કે નહીં આવું થાય છે તો આવું થાય છે તો પણ તમે કહો છો એ વાત સાબિત થતી નથી આ રીતે આપણે જયારે કોઈ વાતને સમજાવીએ તો એ પુષ્યતો દુર્જન ન્યાય કહેવાય હા બીજું કઈ આગળ જેમનો ક્રમ હોય તે કરો અહીંયા આગળ થોડું ડિસ્ટર્બન્સ છે અહીંયા પાછળ કોઈ પ્રોગ્રામ ચાલી રહ્યો છે ને તો અહીંયાથી નહીં કરી શકું આગળ સુનિતા કરી રહી છે અમને તો અવાજ નથી આવતો જરા હા તો ના આવતો તો ડિસ્ટર્બન્સ થાય તો જણાવજો દેજે નહીં તો પછી હું આપ કોશિશ કરી લઉં આગળ હા ઓછું છે રાહુલ વખતે કૂતરાઓ બસતા હતા એવું હોય તો જ વાંધો આવે છે બાકી આમાં વાંધો નથી જરાય કઈ ખબર જ નથી હા જીજી તો કરી લઉં છું એવી રીતે તર્ક સાથે ભગવાનના માર્ગની ઉત્તમતા સિદ્ધ કરીને ભગવાન દુર્લભ હોય ત્યારે તેમનું ચરિત્ર ઘણું હોવાનું અને તે કહેવાનું અશક્ય હોવાથી ભગવાન કોણ એ જાણવાની ઈચ્છા પૂર્ણ કરવા અને આચાર્ય વાળો પુરુષ જાણે છે એ શાસ્ત્રાર્થ સિદ્ધ થાય એ નીચેના શ્લોકથી ભગવાનનું નિરૂપણ કરે છે એટલે અહીંયા જે તર્કથી ભગવાનના માર્ગની ઉત્તમતા સિદ્ધ કરી અને હવે ભગવાન તો દુર્લભ છે તો દુર્લભ એટલે અહીંયા આગળ એમ કહી રહ્યા છે કે કાલ વગેરેને લીધે ભ્રમણા કરતા જે પુરુષો છે તેમને પ્રાપ્ત ન થતા હોય એવા ભગવાન છે ત્યારે એમનું ચરિત્ર ઘણું હોવાનું અને તે અશક્ય તે કહેવું ઘણું વધારે ચરિત્ર હોવાથી તે કહેવું અશક્ય હોવાથી ભગવાન કોણ છે તે જાણવાની જેની ઈચ્છા છે તેના માટે હવે અહીંયા આગળ નીચેના શ્લોકથી ભગવાનનું નિરૂપણ કરે છે ઇદમ હિ વિશ્વમ ભગવાન નિવેતરો યતો જગત સ્થાન નિરોધ સંભવાહ તદ્ધિ સ્વયં વેદ ભગવાન તથાપી વૈ પ્રાદેશ માત્રમ ભવતઃ પ્રદર્શિતમ આ વિશ્વ નિશ્ચય ભગવાન છે ભગવાન જેવું છે ભગવાન વિશ્વથી જુદા છે જેમનામાંથી જગતની સ્થિતિ લય અને ઉત્પત્તિ થાય છે તે તમે પોતે નિશ્ચય જાણો છો છતાં પણ તમને માત્ર ઉત્તમ ઉપદેશ જણાવેલ છે એટલે અહીંયા નારદજી આ કહી રહ્યા છે એમને જ્યારે ચિંતા થઈ રહી છે ત્યારે આ નારદજી એમને કહી રહ્યા છે કે તમને ભગવાનની ઉત્પત્તિ સ્થિતિ અને લય તો તમે નિશ્ચયપૂર્વક જાણો જ છો તેથી તમને ઉત્તમ ઉપદેશ જણાવેલ છે ભગવાનનું સ્વરૂપ અને ચરિત જણાવવાના છે તે બે જુદા હોય એમ ન જણાવવા એટલે ભગવાનનું સ્વરૂપ અને ચરિત અહીંયા ચરિત આજે પ્રભુએ જે વિશ્વ પ્રભુ જે વિશ્વ રૂપે બન્યા છે એ જે જણાયું એના માટે કહી રહ્યા હોય એવું સમજાઈ રહ્યું છે એટલે કે પ્રભુનું સ્વરૂપ અને ચરિત બે જુદા ન હોય તેવી રીતે જણાવવા જોઈએ તેમ જુદા જણાવ્યા હોય તો ચરિત્ર જડ હોવાથી તેનું ચિંતન કરતા સંસાર પ્રાપ્ત થાય તેથી બંનેનું ભેદ વિના નિરૂપણ કરે છે આ વિષયને સમજવામાં થોડીક તકલીફ થઈ રહી છે આ સ્પષ્ટ નથી થઈ રહ્યું એટલું આ વિશ્વ ભગવાન છે વિશ્વ કહીને તે ભગવાન હોવાનું કહે છે તેમ હોવાથી સર્વમાં જો ભગવાન હોવાની દ્રષ્ટિ થાય તો કૃતાર્થ થાય તેથી કાર્ય એટલે કે વિશ્વને ભગવાન તરીકે જણાવેલું છે એટલે આ બધું જ વિશ્વ આ વિશ્વ જે છે તે ભગવાન છે અને એમ જો સર્વમાં જો ભગવાન હોવાની દ્રષ્ટિ થઈ થાય તો તેનાથી કૃતાર્થતા આવે છે એ અહીંયા આગળ કહ્યું અને કાર્યને ભગવાન તરીકે એટલે કે ભગવાનના સમવાય એટલે કે ભગવાન આ જગત રૂપે થયા છે એવા સમવાય સંબંધ વાળું આ વિશ્વને કહ્યું છે હી શબ્દથી આ સર્વ ખરેખર બ્રહ્મ છે કારણ કે તેમાંથી ઉત્પન્ન થયેલ તેમાં સ્થિતિ કરનાર અને લય પામનાર છે આ શ્રુતિ સૂચવેલી છે ઉત્તમ મધ્યમ અને અધમ અધિકારીઓના ભેદથી આ વિષયમાં ત્રણ પ્રકારનું નિરૂપણ કરવું જોઈએ એટલે આ શ્રુતિ વચનો અહીંયા આગળ આપ્યા છે કે આ સર્વ ખરેખર બ્રહ્મ થયું છે અને ઉત્પત્તિ સ્થિતિ અને લય પણ એ લય પણ બ્રહ્મમાં જ થાય છે એ રીતે બતાવી અને ઉત્તમ મધ્યમ અને અધમ એમ ત્રણ પ્રકારના અધિકારીના ભેદથી અહીં નિરૂપણ કર્યું છે તે પૈકી ઉત્તમ અધિકારવાળા સંબંધનું નિરૂપણ કર્યું મધ્યમ અધિકારવાળામાં તો આ વિશ્વ ભગવાન જેવું છે ભગવાન નથી એવું નિરૂપણ કરેલું છે એટલે ઉત્તમ અધિકાર વાળા એમ કે છે કે આ ભગવાન સ્વયં આ વિશ્વ રૂપે બન્યા છે એવું નિરૂપણ થયું મધ્યમ અધિકારમાં એમ કહ્યું કે આ વિશ્વ ભગવાન જેવું છે પણ ભગવાન નથી તેથી આ વિશ્વનું સન્માન વગેરે કરવું પણ તેમાં આસક્તિ ન રાખવી અધમ અધિકારમાં તો આ વિશ્વ છે ભગવાન બીજા આથી જુદા છે અને તેથી હેલો અધમ અધિક હેલો અધમ અધિકારમાં તો હેલો ડિસ્ટર્બન્સ આવતો તો બંધ કરી દઉં જોજે હેલો સારી રીતે સંભળાય છે હા સારું છે હા મધ્યમ એટલે ઉત્તમ અધિકાર બતાવ્યો કે ભગવાન સ્વયંમાં જગત રૂપે થયા છે ત્યાર પછી મધ્યમ અધિકાર કયો કે આ વિશ્વ ભગવાન જેવું છે પણ ભગવાન સ્વયં નથી તેથી આ વિશ્વનું સન્માન કરવું જોઈએ પણ તેમાં આસક્તિ ન રાખવી જોઈએ અને અધમ અધિકારમાં તો આ વિશ્વ છે ભગવાન બીજા એટલે કે આનાથી જુદા છે એટલે કે ભગવાન અને વિશ્વ આ બંને જુદા જુદા છે અને તેથી પ્રપંચમાં દ્રષ્ટિ રાખનાર બહિર્મુખ થાય છે આપ એમ કહ્યું એવી રીતે સર્વ સર્વ સ્થળે ત્રણ પ્રકારે નિરૂપણ કરવાનું છે એક જગતમાં ત્રણ રૂપ કેમ હોય એવો જો પ્રશ્ન થાય તેથી તેમનામાંથી જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે એમ કહેલું છે આજે શ્રુતિ વચનો કયા એ આ શંકાનું નિરાસન કરવા કર્યા કે એક જગતના ત્રણ રૂપ કેવી રીતે હોય તો કે છે કે ભગવાનમાંથી જ ઉત્પત્તિ ભગવાનમાં જ ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે તેથી જગતની સ્થિતિ ભગવાનમાં જ હોવાથી ભગવાન જ જગતમાં છે તેથી ભગવાન પોતાના આધારવાળા હોવાથી ભગવાન જ જગત છે મધ્યમ અધિકારમાં તો ભગવાનમાંથી જગતની ઉત્પત્તિ થાય છે તેથી કાર્ય અને કારણ એક જ હોવાથી કાર્યના રૂપથી ભેદ અને રૂપ થી અભેદ એમ ભેદને સહન કરે તેવો અભેદ કયો એટલે જગત અને વિશ્વ અને ભગવાન વચ્ચે ભેદ સહિષ્ણુ અભેદ મધ્યમ અધિકારમાં બતાવ્યો એ વચન પ્રમાણે જગત ભગવાનના જેવું છે આ મધ્યમ અધિકાર અહીંયા બતાવ્યો અને હવે કે છે મૂળ એટલે કે અધમ અધિકાર વાળાને તો ભગવાન પ્રલય કરનારા હોવાથી જગત નાશ વાળું છે અને ભગવાન નિત્ય હોવાથી તેનાથી જુદા છે એટલે કે જગત ઉત્પત્તિ નાશ વાળું દેખાય છે પણ ભગવાન નિત્ય છે એટલા માટે જગત અને ભગવાનને જે મૂળ એટલે કે અધમ અધિકાર વાળા છે તે લોકો બંનેને ભિન્ન કહે છે વળી ઇદમ હિ વિશ્વમ ભગવાન નિવેતરહ શબ્દોથી પહેલા ભગવાનનું ચરિત્ર કહ્યું હવે તેમનામાંથી જગતની સ્થિતિ લય અને ઉત્પત્તિ થાય છે એ શબ્દોથી ભગવાન ભગવાનનું નિરૂપણ કરે છે આના જન્મ વગેરે જેમનામાંથી થાય છે એટલે જે અહીંયા આગળ જે એમ સમજાયું ને કે ભગવાનનું સ્વરૂપ અને ચરિત્ર જણાવવાના છે અને તે બે જુદા ન હોય એવી રીતે જણાવવાના છે અને જડ ચરિત જે છે તે જડ છે અને એનું ચિંતન કરશો તો સંસાર પ્રાપ્ત થશે એનાથી ત્યાં આગળ એવું સમજાયું કે અહીંયા આગળ જે ચરિત છે તો એ વિશ્વ તરીકે સમજવાનું છે કારણ કે અહીંયાથી પછી વાત અલગ આવી રહી છે આ પેરેગ્રાફમાં કે ઈદમ હિ વિશ્વમ ભગવાન નિવેતર શબ્દથી પહેલા ભગવાનનું ચરિત કયું હવે તેમનામાંથી જગતની સ્થિતિ લઈ ઉત્પત્તિ આ શબ્દોથી ભગવાનનું નિરૂપણ કરે છે એટલે ઈદમ હિ વિશ્વમ તરફથી ભગવાનનું ચરિત્ર બતાવ્યું ને હવે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ આના જન્મ વગેરે જેમનામાંથી થાય છે આ બ્રહ્મસૂત્રમાં એ લક્ષણ કહેવાયું એ પ્રમાણે જુદા અર્થ અને જુદા અધિકારીનું સંક્ષેપથી નિરૂપણ કરીને આ છુપી કથાનું વિવરણ ન કરવું એમ તે તમે પોતે નિશ્ચય જાણો છો શબ્દોથી કહેલું છે એટલે નારદજીએ જે કહ્યું ને કે ભગવાનના ઉત્પત્તિ સ્થિતિ અને લઈને તમે નિશ્ચય રૂપે જાણો છો એ વાતને અહીંયા આગળ કહી રહ્યા છે તે ઉપર કહેલું તમે પોતે જ જાણો છો ગુરુની તમારે જરૂર નથી અથવા તે જગત સ્વયં તમે છો એવો અર્થ છે તેથી જ તમે જાણો છો ત્યારે એટલે કે ભગવાનના સમવાય ભગવાનના જે સમવાય સંબંધ વાળું જે કાર્ય છે એ જગત ત્યારે બ્રહ્મનો ઉપદેશ કરવો નકામો થઈ જાય એવી શંકા થાય અહીંયા શંકા પણ શું કરી રહ્યા છે એ પણ એકદમ સ્પષ્ટ નથી થઈ રહી કે બ્રહ્મનો ઉપદેશ કરવો કેમ નકામો થઈ ગયો જો જગત ભગવાનના સમવાય સંબંધ વાળું છે તો બ્રહ્મનો ઉપદેશ એનાથી કેવી રીતે નકામો થાય એ શંકા નથી સમજાઈ રહી તેથી એવી શંકા થાય તેથી છતાં પણ માત્ર ઉત્તમ ઉપદેશ જણાવેલ છે એમ કહેલું છે એટલે અહીંયા આગળ નારદજીએ કહ્યું કે તમે જાણો છો તેથી તમને ઉત્તમ ઉપદેશ થયેલો છે એ આ શંકાના નિરાસન માટે કહેલું છે છતાં પણ તમે બ્રહ્મ હોવા છતાં પણ પ્રમાણના બલને લીધે વય નિશ્ચય ગુરુના ઉપદેશની જરૂર રહે છે એટલે એક વખત એમ કહ્યું કે ગુરુની તમારે જરૂર નથી અથવા કરીને બીજી વખત કહી રહ્યા છે કે બ્રહ્મ હોવા છતાં પણ પ્રમાણ બળના લીધે તમને ગુરુના ઉપદેશની જરૂર રહે છે તે વિષયમાં જે જેમ લૌકિક માપમાં વેંત દેખાડવામાં આવે ત્યારે તેથી બમણા વગેરે માપના હાથ વગેરે જાણે છે તેવી રીતે જ્યારે ભગવાન જગતના કરતા છે એમ જાણવામાં આવે ત્યારે સર્વના ઈશ્વરપણાનું વગેરે તેમના ગુણો જાણવામાં આવે છે અથવા પ્રકર્ષેણ એટલે ઉત્તમ પ્રકારે આદેશ એટલે ઉપદેશ એટલો જ શાસ્ત્રાર્થ ગૂઢ રીતે કહેલ છે તમારા માટે ઉત્તમ પ્રકારે દર્શાવેલ છે આથી એવો ઉપદેશ થયો કે આ ગૂઢ ઉપદેશને જ સ્પષ્ટ હોય તેવો કરી જણાવવો આમાં બે ત્રણ વસ્તુ જે નારદજીએ આ શ્લોકમાં જે સમજાવી છે એ બે ત્રણ વસ્તુને અહીંયા અથવા અથવા કરીને સમજાવી રહ્યા છે એને શંકા અને એના સમાધાનથી એક એક કડીબદ્ધ કરી અને જોડી નથી શકાતી મારાથી દેજે તો આપને સમજાવવા વિનંતી દેજો હા પેલા બધા સામૂહિક પ્રયાસ કરો જેમને જે સમજાશે કઈ કઈ શંકાઓ છે અને શું નથી જોડાતું એ સ્પષ્ટ કરો પછી આગળ એવી વારા પરથી જે જે મુદ્દાઓ છે ને એને ઉપાડો તો પછી એક શંકાનું સમાધાન hello hello hello hello hello ભણાય છે જે પ્રશ્ન કરવો હોય તે કરો તો આગળ સમાધાન થાય હા જે સંભળાય છે અવાજ હા એટલે અહીંયા આગળ જે પહેલી શંકા એમ કરીને એટલે પહેલી વાત એમ સમજાવી કે ભગવાનનું સ્વરૂપ અને ચરિત્ર ચરિત જણાવવાના ચરિત છે તો તે જડ છે અને ચરિત્રના જે ચરિતનું જે જડ છે તેનું ચિંતન કરશો તો સંસાર પ્રાપ્ત થશે તો અહીંયા આગળ ચરિતથી શું સમજાવવા માંગે છે એ સમજવું છે કેમ કે પછીના જે પાછળ પેરેગ્રાફમાં વાત આવી ઈદમ હિ વિશ્વમ ભગવાન નિવેતરહ તો એનાથી પહેલા ભગવાનનું ચરિત્ર કહી દીધું અને ત્યાર પછી ભગવાનનું ભગવાનનું નિરૂપણ કરે છે તો અહીંયા ચરિતથી શું વસ્તુને સમજવાની એ એક નથી સમજાઈ રહ્યું છે જે ચરિત એટલે ભગવાન સૃષ્ટિના કરતા છે તે એ વાત એકદમ વિશ્વમ ભગવાન એનાથી સમજાવી દીધી જો ને અને સ્વરૂપ ને અલગ કહેવામાં આવે તો સમસ્યા થાય એટલે એને અલગ નહીં સમજવા માટે એક એને એકત્વનો ઉપદેશ આપ્યો છે કે એકદમ વિશ્વમ ભગવાન વિશ્વમ અનૂદ્ય ભગવત્વ વિધિએ છે પહેલા વિશ્વ કહ્યું પછી એ વિશ્વ છે ભગવાન તો વિશ્વ એ ચરિત થયું અને એની ભગવત્તા બતાવી તથા સતી સર્વત્ર ભગવત દ્રષ્ટિ च ભગવદ્દૃષ્ટિશ્ચેતતાસો એટલે વિશ્વનો બોધ છે પણ એની ભગવત્તાનો બોધ નથી ઇદમ વિશ્વમ ભગવાન એવું કહેવાથી એની ભગવત્તાનો બોધ થઈ જશે તો એના પરિણામ સ્વરૂપ ભગવત દ્રષ્ટિ પેદા થઈ જવાને કારણે પ્રાપ્ત થઈ જશે કાર્યમ ભગવત કે નિરૂપિત તેથી આ સૃષ્ટિરૂપ જે કાર્ય છે ભગવાનનું એ જે ચરિત છે એની અહીંયા ભગવાન તરીકે એનું નિરૂપણ કર્યું સર્વમ ખલુ વિલમ બ્રહ્મ સચલામ વગેરે બીજું શું હતું હા જીજી બીજું અહીંયા જે શંકા કરીને કે બ્રહ્મનો ઉપદેશ કરવો નકામો છે એટલે વાત અહીંયા આગળ એવી રીતે આવી કે ભગવાનના સમવાય સંબંધ વાળું કાર્ય છે ત્યારે બ્રહ્મનો ઉપદેશ કરવો નકામો છે એવી શંકા થાય તેથી છતાં પણ માત્ર ઉત્તમ ઉપદેશ જણાવેલ છે તો અહીંયા જે આ શંકા કરીને એ શંકા કેવી રીતે આવી આ શંકા સ્પષ્ટ નથી થઈ રહી છે બ્રહ્મનો આ ફૂટનોટ જે તું ત્રીજા નંબરની બોલે છે ને હેતલ એ નહીં ચોથા નંબરની છે ને ફૂટનોટ એ ત્યાં ત્યારેથી કે છે ત્યારે એટલે કે વ્યાસ પોતે અને ભગવાન સર્વ ભગવાન છે ત્યારે બ્રહ્મનો ઉપદેશ કરવો નકામો છે ભગવાનના સમવાય સંબંધ વાળું કાર્ય તો નીચે છે આ બાજુ કાર્યમાં આપ્યું છે ત્રીજા નંબરની ફૂટનોટ આ છે ને ત્રીજું ભૂલથી અહીંયા લખાઈ ગયું છે એટલે ત્યારે પણ ચાર નંબર કહી દેવાનો છે એટલે ચારની ફૂટનોટ વાંચવાની છે તો પણ જે શંકા તો ત્યાં જ રહી રહી છે ને કે બરાબર ચલો ત્યારે એટલે વ્યાસ પોતે અને સર્વના ભગવાન છે ત્યારે એટલે કે વ્યાસજી પોતે અને સર્વ ભગવાન વ્યાસજી પણ ભગવાન છે અને બધું જ ભગવાન છે તો બ્રહ્મનો ઉપદેશ કરવો તો બધું ભગવાન છે તો પછી તો બ્રહ્મનો જ ઉપદેશ કરવાનો ને તો પછી બીજા શેનો ઉપદેશ કરવાનો એટલે આ શંકા અહીંયા આગળ કેવી રીતે આગળથી વાત આવી રહી છે અને ત્યાર પછી આ શંકા અને એની સાથે છતાં પણ માત્ર ઉત્તમ ઉપદેશ જણાવેલ છે એ વસ્તુ ના સમજાઈ જજે જીજે એટલે આપ તો એમ કે છે વ્યાસ પોતે બ્રહ્મ છે એટલા માટે એમને બ્રહ્મનો ઉપદેશ શું કરવાનો એમ એવું લાગે છે નહીં બ્રહ્મ છે નહીં જગત સ્વરૂપ છે પેલા એમ કહ્યું કે પૂર્વોક્તમ સ્વયમેવ ભવાન વેદ તદ્ધિ સ્વયં વેદ ભવાન તમે આ બધું પહેલેથી જાણો છો એમ એટલે તમને ઉપદેશકની આવશ્યકતા નથી ઉપદેશકની આવશ્યકતા શા માટે નથી તો એનું એ કારણ એ કે એક તો તમે બધું જાણો છો કે આ બધું ભગવદ રૂપ છે કે ઉત્પત્તિ સ્થિતિ લય નો કરતા બ્રહ્મ છે વગેરે બીજો કલ્પ એ બતાવ્યો કે તદ જગત સર્વમ ભવાન આ જગત સ્વરૂપ તમે જ છો એમ અતએવ ભગવાન વેદ તમે જ પોતે આ સર્વરૂપ થયા છો તો તમે જાણો જ છો એટલે વ્યાસજીના અંદર ભગવદ ભાવ રાખી અને આ વાત કહેવામાં આવી રહી છે તરહી બ્રહ્મણ ઉપદેશો નિષ્ફલા તે સ્થિતિમાં બ્રહ્માજી નો ઉપદેશ છે એ વ્યર્થ થઈ જાય છે તો એનું સમાધાન આપ્યું અહીંયા પ્રાદેશ માત્ર થી ઘણી બધી વાતો સમજાવી છે એટલે આ ઉપદેશ વ્યર્થ નથી જે જે આમાં એક પ્રશ્ન એ છે કે એવી રીતે સર્વ સ્થળે ત્રણ પ્રકારે નિરૂપણ કરવાનું છે એટલે જે ઉત્તમ મધ્યમ ને હીન અધમની જે નિરૂપણ કર્યું કે લોકોની દ્રષ્ટિ આ રીતે છે કે એક જણ ઈશ્વરને જ ભગવાન કે છે બીજા એની રીતે કે છે ને ત્રીજા જુદા માને છે તો આ સર્વ સ્થળે ત્રણ પ્રકારે નિરૂપણ કરવાનું સર્વ સ્થળે થી શું ક્યાં સમજવાનું હેલો બીજો પ્રશ્ન કરું નહીં નહીં નહીં હું મૂળમાં જોઈ રહ્યો છું હાજી ઉત્તમ મધ્યમ અધમાધિકારી ભેદેન અસ્ત્ર નિરૂપણમ કર્તવ્યમ તત્ર ઉત્તમે નિરૂપિતમ मध्यमे तु एवम् इदं विश्वं भगवान् इव न तु भगवान् तेन अत्र सन्माननादिकं कर्तव्यं न आसक्तिरिति अत्र एवं सर्वत्र प्रकरणत्रयेण निरूपणीयम् હા એટલે ભગવાનની જેમ છે ભગવાન જ છે અને ભગવાન થી પૃથક છે એટલે એ જગત જતો જગત અને એ જગત વ્યક્તિ એ જે પ્રભાવ છે તે રીતે અન્નો અને વ્યતિરેક બંને રીતે સર્વત્ર આ વાત સમજવાવી છે આપ કરીએ બીજું સમજાવી હા ને જે અહીંયા પ્રમાણ બળને લીધે ગુરુના ઉપદેશની જરૂર રહે છે તો અહીંયા પ્રમાણ બલ થી જે વેદ વ્યાસજી વેદને જાણે છે એટલે નથી સમજાતું જે પ્રમાણ બળને લીધે એટલે તદહી સ્વયં વેદ ભગવાન સતાતી એનાથી વેદ જાણે છે એટલા માટે પ્રમાણ બલ કહ્યું છે હા નહીં નહીં એમ નહીં એટલે અહીંયા ઉપદેશની અપેક્ષા એટલા માટે છે કે પ્રમાણબંધ જોઈએ જે કોઈ પણ જ્ઞાન છે એ જ્ઞાનના માટે કોઈ ગુરુનું વચન આવશ્યક છે એ ગુરુનું વચન અહીંયા પ્રમાણ સ્વરૂપ બને છે એટલા માટે પ્રમાણ ભલાત વય નિશ્ચય નિશ્ચયના ગુરુપદેશઃ અપેક્ષતે એટલે બ્રહ્મત્વ હોવા છતાં પણ ગુરુના ઉપદેશની અપેક્ષા એટલા માટે છે કે અહીંયા કોઈ પ્રમાણ જોઈએ કોઈ પણ વાતના માટે ગુરુના વચન વિના જો એમને નિરૂપણ થાય તો એની અંદર પ્રમાણ બલ ના આવે જી જી સમજાયું બીજું છે કઈ આગળનો શ્લોક ના માટે સમય નહીં રહે એટલે કાલે કરવાનું છે